આપણે કહેલા ટિકિટ ભરાઈ રાખનાર છે હા તો એ કરતો હોય ટિકિટ ભરાયો ભાઈ માથું ટિકિટ જેમાં ટીક ના દે કામ થયું થાય પેલા અમદાવાદના શિક્ષકો નિર્માણ કરી દીધું इसमें जरा ये कोई कार्य करना नहीं सत्य है नहीं होता है માણસ નથી કે વ્યક્તિ ક્યાં ગયો વ્યક્તિ ગયો વ્યક્તિ ગયો છે ક્યાં સમજાવ્યું એ વૃત્તિ બરાબર સમજાવવાનું કે કઈ બધું આ કઈ વૃત્તિ મનનું મન વળેલું ચિત્તવૃત્તિ હા વૃત્તિ કહેવાય વ્રત પાંચ મહા વૃત્તિ છે પોતાની વૃત્તિ છે વર્તે એટલે ચા ચાવી ના હોય પણ અજ્ઞાન પીવાની વિચારે ના આવે એનું વ્રત કહેવાય વર્ત છે ચાતર વ્યાધાર આવા ચાતર છે અહંકાર અહંકાર ના થાય જ્ઞાન લીધે જ્ઞાન લીધેલું હોય અને તો દાદા અહંકાર નીકળી જ ગયેલો ને જે જેમણે જ્ઞાન લીધું હોય એમનો તો અહંકાર નીકળી જ ગયો હોય ને નીકળી ગયો પણ ડિસ્ચાર્જ અહંકાર હોય ને સાત રોજ નવું બાંધે થયેલો અહંકાર જીવન કે સાધન એવું આ કપડું ભૂલી એ છૂટું અને ચાર્જ અહંકાર જીવતો બીજું ચાર દસરા ઉડી ગયેલો હા ચાર કિલોમીટર વચ્ચે હરિકાર મૂર્તિ સ્થિતના મન એને અંતસ્કરણ કહે છે આ પ્રારંભ નથી તેને અંતસ્કરણ કહે છે અને એનો જે બહાર ફોટો પડે છે લાભ નહીં કે બાહ્યકરણ છે અંતર ચરણ આ બાજુ કરા એનો પછી બહાર થાય એનો અંદર થઈ જાય પછી બહાર જાણકાર સારું જાણકાર સારું પછી જાણકાર દાદા અહીંયા અમેરિકાનો ટાપુ છે હવાઈ તો ત્યાં આગળ એટલા મીઠા જામફળો છે કે એક ગ્લાસ પીવું એટલે તમે સર્વજન કહે છે કે આપણે જેમણે જેમણે જ્ઞાન લીધું છે અમે ચરણ વિધિ રોજ વાંચી જોઈએ ને બહુ યાદ નથી આવતો ને કશું દાદા ના વાક્યો હોય દાદા ના હાથે જે શબ્દ એટલે ઘરમાં જ એટલે કે ટ્રેનમાં જાય વાક્ય તો આવે દાદા દાદા આપણે જે સત્સંગ થાય તો એવું દુઃખ નહીં પણ પાછું ઉચકવાની માથાકૂટ ને દાદા બાઈક મળે તો બાવન રૂપિયા આવતા ને કે મારે અમે લાવી હતી અને ત્યાં ઉત્પત્તિ ગુણ થયું ઘણી વાર આખા પર આમથી બેઠા કરતા અને ઉત્પત્તિ ના કરે એની પર હાલ છે એ તો તારા જ રાસ્તો બનાવી રીતે દુઃખનું હેરાણ છે જ અને સુખ લેવું નહીં આપણે બરાબર આ ભક્તિ ભક્તિ પછી સંતાન જીવનમાં નથી છે પ્રકાશ ને આશીર્વાદ પ્રકાશ હા બાબા સામે પૂજા કરતી હોય તે બી દાદાજી રૂપિયાને વાંધોને સમજીને કરવાનું કોણ કરાવે છે સિદ્ધાર્થના પગલતા પાસે કરાવે છે પગલતા પગલતા પાસે કરાવે છે કે હજી ભક્તિના જે ભાવ છે અથવા તો ભગવાન જ કોઈ વર્ગમાં દાદાની ઈચ્છા પ્રમાણે એમ કે છે કે આપણે ત્રિમંત્ર છે દાદા ભગવાન અસીમ જે કારો છે એ તો આપણે દાદા એ કહ્યું પ્રમાણે તરમુક્તા પાસે આપડે બોલાવીએ વીસ વીસ વીસ વર્ષથી આપણે અંબામાં ને પછી ગણપતિ ને એની ભક્તિ કરતા હોઈએ દાદા કોઈ એને વાંધો નથી કે કરો તમે બાલાજી દેવ ને આપડે કહીએ અગર તો બીજા કોઈ ગણેશ દાદા ને કહીએ કે કોઈ અધિષ્ટ દેવ ને કહીએ કે શિવેન્દ્ર સ્વામી ના મંદિર માટે અમને અદ્રક ધન આપજો તો એ લોક કેવાય કેમ ના એનું કશું આપડે કોઈ પણ મોટો બે હોય જે આપી કરવો કઈ જગ્યા અમારા બધું રહેતું છે પ્રાર્થના પ્રાર્થના બાદ બે દિવસ रिलेटिव भक्ति कराए करिए तुम्हारे बेटा जी रिलेटिव भक्ति भी कराए रिलेटिव રિલેટિવ ભક્તિ આપણે કરતા છીએ ચાલુ રાખાય ને કરાય છૂટી જતું છૂટી જાય દાદા એ તરુણ કરાવે પણ શુદ્ધાત્મા જ ને હા શુદ્ધાત્મા સવલતા કરે ને સિદ્ધાર્થ આપડે કેવું કે જો કાયસર દસમી ગયું એ ટાઈમ અમે કઈ કહેનાર હા સમર્થન કરવાનો એમ બધા થાય છે બરાબર અમારે તો છે તમારે શું હજુ શું આપો ભૂલાને વડવાની આજ્ઞા આપો તમે કોઈ માણસ બની જશે તાર કઈ આપડે બધા બેઠા હોય ત્યારે વાતો કરવાનું કેમ મન થાય શાંત કેમ નથી બેસી રહ્યો ના ઈચ્છા હોય છતાં પણ વાત થઈ જાય વાત કરનાર ભાવ છે અને શું ખોરાકી રાખવા સિગરેટ રાખવા સિગરેટ એ બધું સંસારી જવાનું દાદા પાસે એવું નહીં ક્યાંય બે ચાર જણા ભેગા થયા હોય ઈચ્છા ના હોય તો વાતો થઈ જાય વાતો કરવાનું મન થઈ જાય શું બોલી જાય <laughs> પણ દાદા એના કરતા પંદર જગ્યા નથી ભાવ કરો કે એની કરતા શાંતિ બેસી રહેવાતું તો જરા સારું ના આ બધા નથી ને જતા આવી વાતો છે બધા હોય થાય આવી વાતો બધી આપણી દાદા પણ આ ભૂલી છે ને કોઈ વખત બહુ કુદાકૂદ કરે આ ભૂલી કોઈ બહુ કુદાકૂદ કરે ભૂલી કોઈ બહુ કુદાકૂદ કરે પહેલા કરતા એવું ના કરે ને <laughs> ધમકો આવ્યો એકાદ નો બહાર ઇન્ડિયન ધમકો વ્યવસાય આવ્યો અનંત ઉતારામાં છે ઇન્ડિયામાં એમને ત્રણ ચાર છોકરાઓ છે એમને બીજા છોકરાઓ ત્રણ ચાર ઇન્ડિયામાં છે તો એ લોકો ઝઘડો કરે તો એમને અહીંયા પછી બહુ ચિંતા થાય અને પ્રેશર વધી જાય તો શાંતિ થાય એવું કંઈક કરો ઇન્ડિયા નહીં કરજો શાંતિથી એવું માઇન્ડ ભગવાન બધા આપડે કયા હોય ઉપાય હતા અહીં બેઠા મને ચિંતા કરવાની શું ઉપાય ચિંતા કરવા તો નુકસાન થાય એની ચિંતા કરનાર હોય છે તમે ભગવાન જોનાર તો હોય ને તમે જુઓ છો તો કરતા હોય એ તો બધા ભાવના થઈને થયા કરે કોઈ માર્કેટ બધી માર્કેટ બદલી માર્કેટ બદલવાનું પછી ભરાય નહીં આપણને અને ગેરફાર જનતા થાય પછી ભરાય નહીં એવા દેવા જયારે જોતા એવા દેવા માર્કેટ મટીરિયલ જોડે નહીં જોડે માર્કેટ મટીરિયલ જોડે એમ એવું છે ભગવાન જ્યાંથી એના સત્ય બોલો તો મિલનસાર તમે કોઈ બોલવાનું છે એમને શું બોલવાનું માર્કેટ નથી રાખો માર્કેટ બોલે નહીં એમને સત્સંગ કોઈ દાવ સાંભળે નહીં મને એમ લાગ્યું હા બધી જાતનું સાંભળ્યું તો એમને સત્સંગ કહેવાય ના કે બંગલા અત્યારે જોતા તો અને પૈસા ના હોય આપણે બજાર માલ નહીં જોવાના પૈસા હોય અમૂલ્ય ચીજ સાંભળી ના હોય જોઈ ના હોય વાંચી ના હોય એવી ચીજ જો સમજણ કરે તો નાનું ભાઈ નાનું ભાઈ કયા રોડ પર આવ્યું ખરેખર નાનું નામ છે મારા દીકરી નાનું ભાઈ બોલે છે તમે પણ છો પ્રભુએ બનાવેલા માણસ પ્રભુએ બનાવેલા માણસ તો બીજો કારખાના કોણ ના તમે ચાર હોલ્ડર કેમ બધા ક્યાં રહેશે પ્રભુ ક્યાં રહેશે પ્રભુ ક્યાં રહેશે ભગવાન ક્યાં રહેશે રહેશે કઈ તમારી શું બનાવી બધું અંદર તો રહીને જ બનાવે અંદર તો રહીને જ બનાવે ને જીવન આ બધું કેટલા બધું આપણું જીવન જે પણ શીખવાયું છું માણસને ગામે જ ન પડે કાલે બીજ લો અન્ન કાલે બીજ લો આ બધી લૌકિક રીતે હા છે લૌકિક લૌકિક વ્યાસ સાચી હોય અને બીજી અલૌકિક વ્યાસ સાચી હોય તો અલૌકિક જાણવું હોય તો લૌકિક ખોટું છે નહીં તો લૌકિક જાણવું હોય તો સાચું છે શું કહ્યું તમારે કોઈ લૌકિક છે કે અલૌકિક જાણવું છે અલૌકિક અલૌકિક લૌકિક રીતે ગોડ ક્રિએટર અને અલૌકિક રીતે the world is puzzle itself વિજ્ઞાન થી જે થોડું ભગવાન નું આધીન થી વિજ્ઞાન ઉભું થયેલું વિજય વિજ્ઞાન થી આવું ભગવાન તો માતા દસ્તા સન્માન જો ભગવાને ક્રિએટ કરી હોય ને તો આનું જીવન સાઈઝ ના થાય જયારે ક્રિએટ કર્યા ફરિયાદ સાઈઝ ના થાય અને બીજી સાઈઝ એનો આનંદ આવે ના આવે ત્યાં અંગ્રેજોનું જગત છે બીજી વગરનું જગત છે અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનાદિ અનંત એટલે એના અંત જ નથી આવે કોઈ સાંભળ્યું છે અનાદિ અનંત છે પાટા બધી એ પાટા પાટા બધો લોકોને પાટા બધો માર માર કરે લોકો આ લાઈફમાં કાંઈ કંઈ છોકરો છે નોકરી મળશે લાઈફમાં મારો પૈસા શું થાય લોટ નાખવા તારે બધા નાખવા થાય માસ્ટર ક્યારે નાખવા હોય એટલે તમને લાગે ને ગયું ક્રિએટિવ કેવું બી અનંત હોય તો ક્રિએટિવ કરવાની જરૂર ક્યારે એ બધું ધંધાયું નથી ભગવાન ક્યારે ક્યારે જાતે તમારે વાજો બંધો છે શહેરમાં શાંતિ સુખદે ઉપર ઉપદ્રવ આપે એને બધો ફરી આવ્યો ઉપર પૈસા આકાશ તો ખાલી અહીં છે ગળાડી ગળાડી ક્રિયા કરવા તો રૂકી ગળવાની રૂકી આ શરીર કોણ બનાવતું છે આંખો પાસે આ આંખો શરીર બધું કોણ બનાવતું છે અડવાદ તો છે પથરાજ પચાસ હવે પરાશક્તિથી બનેલું છે પરાશક્તિથી જગત બનેલું છે એમ ચિંતામાં કહું છું લલ્લુભાઈ શરીર पराशक्ति बने गीता में कहू कि पराशक्ति बनेलू पराशक्ति शू समझा भगवान ठीक है भगवान शक्ति भगवान शक्ति તો પછી આપણે દોષ છે ને ભગવાન કઈ શકતી જ નથી વિજ્ઞાન સ્થિતિ થયેલું છે આ જગતમાં પાંચ આ પાંચ તત્વો ભેગા થાય છે અને ભગવાનની હાજરી એની હાજરી ભેગી થઈ ભગવાનને કે શું કરવાનું જરૂર ના હોય હાજરી થઈ એમ સૂર્યની હાજરીથી અહીં બધા કામ કરી શકે બધા જોઈ ગઈએ છીએ જે પહેલો વિચાર પૂછવું ના પડે શું કહ્યું મારે જે પૂછ્યું પૂછી લેજો ભગવાનને હાજરીથી બધું ઉભું થાય અને વિજ્ઞાન છે આ તો જેમ ટીવીએસ ને થાય પાણી થાય ટીવીએસ ને ભેગા થાય પાણી થાય ના થાય અને દર્દી આખું બેન હજુ વાત છે ભેગા થાય પાણી થયું ના કેમ ક્યાંથી થયું આ તમે ખોરાક ખાવ છે ને આ ખોરાક ખાવ છે ને ખોરાકમાં શું હતા તો દરેક ખોરાક તબીબ વગર જાતનો ખોરાક તમે ખાવ તમે શિશુ તત્વો ખાવા લાયક ચીજ છે એનું તત્વ શું શું રહ્યા છે પૃથ્વી પહાડી તેજ વાયુ માતા આ પાંચ તત્વો રહેલા છે મિત્રો ખાઓ એટલે એ થાય અને બધું બ્લડ થાય બીજું હાડકા બાળકા એમાંથી થાય તો હાડકા તમે ખાય એમાં જેટલો હાડકું થવાનો જે ચક્રો છે તમે જે હાડકું થાય તો બહુ જૂના જૂના હાડકાને કરતા જાય નથી ઘસેલા અને મળવાનું એ થતો જાય અને જૂના ઘસેલા નીકળે તો વીસ અંગું આગળ માટે નીકળ્યા કરે હોય ને જૂના ઘસેલા નીકળે ત્યારે સાંભળીએ એટલે તત્વો પ્રયાસ કરે એટલે બદલાયા કરે કઈ પણ ન કરે એમને ભગવાન કઈ પણ કરવાનો શબ્દ ન હોય એમ ભગવાન ક્રિયા ક્રિયાકારી છે જ મૂળ ભગવાન છે મૂળ ભગવાન એ ક્રિયાતા એવી નથી શું છે મૂળ જે આત્મા છે પરમાત્મા છે એ ક્રિયાતા એવી નથી કૃષ્ણ ભગવાન એ શબ્દ છે જો હંધોગવાનું કામ થઈ જાય તો સમજવું હોય નાની પૂછતા સમજવું પડે કેવું પોતાની પાસે સમજણ પડે પોતાની પાસે તો કાગળ કોઈકમાં આવે ને ભાઈ સાધનો એ સમજણ પડે સાધન આવેલો હું આવી ગયો છે એટલે એમને આશરે ઇન્સ્યોરન્સ ચાર્જ વીસ એમને માણસને આશરે આને ચાલવું તો પાંચ હજાર પાંચને આશરે વીસ હજાર એક અત્યારે અંજોગે કલ્યાણ થયું આ જ્યાં સુધી આ વિધાઉટ માય ગોડ અને આ વિથ માય જીવાતમાં શું બોલે સમજે ગઈ આ વિધાઉટ માય ઇઝ ગોડ અને આ વિથ માય જીવાતમાં જેમ માય ગયું ગમે તેને છૂટશે કહ્યું મારીને જે પ્રશ્ન કહ્યું મને ગયો નથી કહ્યું તો ગમે તે માણસ છૂટશે માય જાય જેવું બધું આમ છૂટશે તો આ માય એ જીવાતમાં છે જીવ અને શિવમાં ફેર શું ત્યાં ભૌતિક સુખોની માય એટલે માય છે ભૌતિક સુખની માય છે પોતાના સુખ જ છે સનાતન સુખ છે સનાતન સુખ સાચું નથી ત્યાં ભૌતિક સુખ લાલતો રાખે સાચો શબ્દ ભોગ નહીં બધા અધ્યાત્મ બોલે અધ્યાત્મ લખવાનું કોઈ વાઈટ નથી અધ્યાત્મ તો આત્માનું સન્મુખ થાય ત્યારે અધ્યાત્મ શરૂ થાય પૂછો બધું વાતચીત પૂછો બધા ખુલ્લા થતા આ વર્લ્ડની અધ્યગતિ કહેવાય તમારે જે આખા જગતની જે કંઈ પૂછ્યું તમે તો નિમિત્ત છે પણ તમે જે માગો આપતા છો જે માગો એ પ્રોડક્શન માગો તો ઇલેક્શન આપીએ જે માગો છો અને નિમિત્ત છે તમારે તો મારવાનું ના આવે કેવું અમારે તો અમારે તો ચાલીએ સત્તા અમારે પણ નિમિત્ત જ સંસાર ભૂલાડે એનું નામ સત્સંગ શું કહ્યું સંસાર યાદ આવે એનું સત્સંગ કહેવાય પોતાના ધંધા રોજગાર ચિંતા વિદ્યાર્થી બધા હજાર હજાર યાદ આવે ને એ મન કહેવાય સંસાર ભૂલાડે એનું સત્સંગ એટલે બોરીએ કોરી નાખી તો પડે ને હા નાખનાર કોણ નાખનાર કોણ અને કોણ શું કહ્યું મેં આખા જગત ને રસી ત્યાં છે બધા આખા જગત ના ફળ બધા ના માણસો કઈ પ્રકૃતિ નતા શું થાય કોણ હતા પ્રકૃતિ પણ નતા નાચે છે સાથે ઉપરથી અહંકાર નાચ્યો તો તમે શું કરીએ કરવું સાચું બન્યું છે ને એલોજી વાત જાણી છે ને એલોજી એટલે જે ભાંસેલું સત્ય છે ઉગાડી ગયું નથી અને આપણા શું કે છે આપણે સત્ય પણ ઢાંકી લેવા અમે લોકો જોડાણ થાય તમારું કારણ હતો અમને શું મતલબ તે બધા મુજબ પ્રવચન મુજબ તમે કીધું સમજો તમે જવાબ આપો એટલે તમારે જાણવું છે હવે સવાલ થયો તો બધા આન્સર આપે તમે જે જાણો છો આ મેં કામ કર્યું આ કામ કર્યું એટલે શું કામ તમે કર્યું નથી વખતમાં કોઈ શક્તિ નથી સંદાસ સંદાસ પછી વૈષ્ણવ પછી કે કેમ કહ્યું સંદાસ થતું નથી ને તો તરત કલાક અડધા કલાક પછી આવે પીડીએ પીએ આમ તેમ કરી ટ્રાય કર્યા કરે તમારે તો ચીવું બતાવે દાને દે તમારે ફાંકી લેવું પડશે ના ફાંકી કરી તું કરું સમજ ભાનતું હતો તો જોયું ઇગોઇઝમ કરે બધું it happens to चकली से तो हम अली सामान हम चकली मार मार करेंगे थोड़े हंसाई बोल ऋषि कह रहा है ये जन्म की माता पेट में आए तो अस्थि કે મૌન સુધી કાળ ગમી રહે છે પુરસાદ પાછો કરી રહ્યો છે એ પુરસાદ ઉભો નથી ક્યાં પુરસાદ કાળ ને પુરસાદ ઉભો નહીં હોવાથી વર્લ્ડમાં એક પણ માણસ એવું ના સમજી શકતો હોય કે આ પ્રાર્થ ને પુરસાદની ડિમાર્કેશન જાય નહીં રહેવાથી આખું જગત ઊભું ચાલે પ્રાર્થ હોય તે ફરી દવા ફરી દવાની જરૂર ખરી હા ચાર લોટ ગયો મેં લોટ એના જેવી વાત છે માર્ગ ચિંતા ભરી ના અમને તો આ જાનવરો ચિંતા ભરી નથી હોતા પેલું ચિંતા ભરી કહે છે બિલકુલ ના બધા ચિંતા હોય કેમ છે મારે જે પચાસ હજાર માણસની ચિંતા હોય નથી કરતો ચિંતા હોય કેમ થઈ છે સાથ મળી पुषअप जानते थे कि क्या पुषअप करते मानी करी कोई गाय बोले लखनऊ करे शू असर खाए છે નથી ખુશી થઈને આ સ્ટેટસ કરો હસો છો ત્યારે ત્યારે હસો છો કોઈ ગાર બેઠો અને બે હજાર છેલ્લી બે લઈ જાય તો ઓલ તો લઈ જાય ઓલ તો લઈ જાય લઈ જાય કઈ નહીં થાય એટલે પેલા ભાવી ના હોય તો લઈ જાય ભાવી એટલે તકદીર ફરજ ના આપણા નહીં હોય આપણા હોય તો જો ભાવી હોય તો ચિંતા કરવાની જરૂર ક્યાં આવી જો ભાવી હંમેશા હોય આપણી ફરજ તો ચિંતા કરવાની જરૂર ક્યારે ચિંતા લઈ જાય આપણે ચિંતા કરીએ પેલા ભાઈ નહીં તો લઈ જાય લઈ જાય શાંતિ પેલા ભાવી હોય તો લઈ જાય એમાં ચિંતા કરે શું કરે આપણો હશે તો આપણે કેટલું લાવશું આપણે થોડી ખાલી થાય તો એની સ્વાદ નું નામ નહીં નું નામ નહીં આ રંગોળી બેઠેલી આ રંગોવાળી બેઠેલી પાણી રંગો શું જ્ઞાનથી ના લાગે તમે થાય જ નહીં સામે સામે થતો નથી છોકરો પણ થાય તો શું થાય આપણો આપણે જે સંસ્કાર કંઈક મૂકેલા છે તેનું ફળ આપણે ભોગવવું પડે કે આપણે જે કંઈક સંસ્કાર મૂક્યા છે તેનું ફળ આપણે ભોગવવું પડે સામે થશે મારશે પણ મિલકતો છોકરા બધી આપે ને હા મિલકતો છોકરા આપે ને એ તો જયારે નિર્ણય થશે ત્યારે પછી આ તમે કોણ છો જાણતા એવું ક્યાં જશો પછી શું? જવાનું ક્યાં કોણ કયા છે? સ્ટેશન પર જવાનું? ત્યાં જશો એમ કે લાગે કયા સ્ટેશન પર ઉતરશો કયા સ્ટેશન અહીંથી જ્યાં ગાડી અટકી જશે કોણ છો જાણતા આ નથી ગાડી અટકી જશે ત્યાં તે સ્ટેશન આપણું એટલે આ ગાડી જ્યાં અટકી જશે તે તે અને અને તે જે સ્ટેશન ગાડી અટકી આપણું. ત્યાં આપણું સ્ટેશન હા ગાડી અટકે જ નહીં અહીંયા અટકી બંધ થઈ જાય ને આપણું ગાડી અટકે જ નહીં તો આ ઈચ્છા કરી તે એવું શું કરે હા સ્ટોપ ગેટ સ્ટોપ એમ જ્યાં શ્વાસ ગયો એટલે આપણું સ્ટેશન આવી ગયું ત્યાં બસ ભગવાન શું છે હું કોણ છું એ બધું જાણવા જોયું નહીં તો પછી એનો કશો અર્થ નહીં આખો દાડો ઉપાધિ જો રહ્યા જ કરે ગમે ચિંતા ના કરો તમે ઉપાધિ રહ્યા કરો તો જોયું આધી યાદી ગાદી શી ગમે છે એ બધા બી છે આ કરે આધી યાદી ઉપાધી મનુષ્ય આ ટાઈમ તાપથી શેકાયાત કરે જો સમાધિ રહે તો કશું આગળ ચાર દશાઓ આદિ વ્યાધિ ઉપાધિ સમાધિ સમાધિ કે જે મુક્ત પુરુષને મળે ત્યારે એની કુપાધિ સમાધિ સમાધિ સંસારમાં રહેવું સમાધિ આપી સારું થાય તમને કશું દુઃખ જ નહીં ને તમે કઈ યાદ કરી પાસ દુઃખ નથી થતા અમારે જે કામ કરવાનું તમે કરી લઈએ એટલે પ્રોબ્લેમ નહીં એ તમે રાવણ તમારે થોડા એને આપી દેવાનું એટલે પ્રાર્થના પુરસાદ તો નહીં સમજવાથી બધું ભટક કરે છે લોકો તમે કોઈ પુરસાદ કરેલો તમને કોઈ પુરસાદ કરેલો પ્રાર્થના વિસ્તાર નથી આવતા એટલે પ્રારબ્ધના હિસાબે બધો પુરુષાર્થ થયા કરે આ પણ શું પુરુષાર્થ થયા કરે પુરુષાર્થ તો તેનું નામ કહેવાય પુરુષાર્થ એટલે શું ખેતરમાં જેવું બીજ નાખવા અને ત્રાસ એટલે આપણે લાવવા શું શું કર્યું બીજ નાખ્યા શેના બીજ જોત્યા છે એસી ટકા મનુષ્ય મનુષ્ય મનુષ્ય કોઈ ના ખરા બીજો છે બિચારો પણ આવ્યું બીજ વાતચીત કરજો ભાઈ વાતચીત ખુલાસો સર શું કરું જાણવાનું લખશે બાળકને પૂછવા કોઈ તમને રોગ મળશે એ જાણવાનો એ તમને બહુ હેલ્પફુલ થશે શું કરું બીમાર patient line of between charge and પ્રસાદ માર્ગદર્શન મળે તો આપણું ભેદ પડી જાય અને તેમાં પ્રાર્થને કરીએ અને પછી કહીએ શું જોર માર્ગમાં આમ કહીએ હું તેમ કહીએ અને આપણે લોકો રાઈડ શું ગયો તેને પ્રાપ્ત પ્રાપ્ત કે અને મળે ગયો આ શું કરે તો આવી ગઈ તો જોઈએ એવા લોકો બે ભણ નામ આપે છે માતા પિતા આવડે ફક્ત બીજું શું આવડતું હોય બધું જાણવાની જરૂર હતી તો જવાબદારી આપણી છે ભગવાનની જવાબદારી કેમ જે ભોગવાની જવાબદારી કોની જવાબદારી પછી આપણે ફળ ભગવાન સારું હોય ટકા પાવું પડે થઈ જાય મનુષ્ય થઈ ફરી વખત આપણે થાય ના થાય મનુષ્ય જાગૃત થઈ છે કે નહીં પછી મનુષ્ય બહુ ચાર ગતિ ખુલ્લી ચારે દરવાજા એક બે ગતિનો દરવાજો ખુલ્લો થોડી મનુષ્યનું આવી શકે સીધો જાનવરનું આપણે મનુષ્ય ઇતર જે બધા દેખાય છે પાંચ ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય સુધીના જે દેખાય ના દેખાય એવા બધા અનંતતા જુઓ તે બધા તીરે જોઈને કહેવાય તે મધ્યલોકમાં છે આપણી જોડે જ છે અને ચોથી મરગું જે સાત પાપા કહ્યું તલાતલ રસાતલ બધા નર્કનું એ નર્કમાં જ વાહન કર્યું વહન હતું બાસ હતું બેફામ પડ્યા ત્યારે લોકો રહ્યા છે બેફામ પણ બધું ધ્યાન નથી ત્યાં જાણીએ કે આ કેટલી બધી સ્થિતિ છે આપણે આપણે વસ્તુ કરી લેવું જોઈએ હવે આ ચાર ગતિનું કારણ શું કેમ કે તમે જીવ માત્રને સુખ આપશો તો તમારું કહેવાય થશે બેંકમાં દુઃખ આપશો બેરી થશે કહેવાય થશે વધુ કહેવાય થશે તમારા ખાતામાં મોટી રકમ છે તો બહુ ગતિ નથી ક્યારેક જો ઓછું હશે તો મનુષ્યમાં આવશે અને ક્યારેક જે રીતે ભૂગું હશે તો જાનવરમાં જશે અને એકલી બે નીકળે છે તો મત બધે ક્યારેક ડેબિટ બરાબર અને ક્રેડિટ ડેબિટમાં ચોપડા બંધ થઈ જશે મસ્ત ચોપડા ડેબિટ ક્રેડિટ ના હોય ડેબિટ बात गमती है अगर कोई बीजी बात तुम्हारी तो है कि <laughs> नहीं मेरी मुझे गमती हो जाते आगे आवाज तो तुम्हारी जो उनको लौकी के मना लौकिक तो बहुत कम लोग उनके यदि प्रायत जो હા ગીતા રોજ વાંચે ને તો ગીતા વાંચે તો તો આવે જ છે ગીતા શું હેતુથી વાંચે છે તે હેતુ એ ગુજરાત છે મેં લખ્યું છે કે એક શ્લોક વાંચશે તેને આટલું ફળ મળશે બે શ્લોક વાંચશે આટલું ફળ મળશે ત્યાં છ હારી હશે અહીં છ ઉમેરા કરે શું કહ્યું અને ભગવાન કૃષ્ણને પ્રાપ્ત થવા માટે કરતો હોય તો ઠીક હોય એ તો એ પુરુષાર્થ છે શું ભાઈઓના માટે સારા આટે કરે છે અને કેટલાક માણસ બધા ધર્મ કરવો જ જોઈએ અંદર પુસ્તક વાંચું નહીં એ ગુણવત્તા થઈ જાય તો બધું અર્થે તેથી કૃષ્ણ ભગવાન કહ્યું છે ને કે આ ગીતાને લાખો માણસ વાંચશે તો અમે તો એકાદ માણસના અર્થને સમજશે શું સ્થૂલ અર્થ સ્થૂલ એવા એવા લાખોમાંથી એકાદ સૂક્ષ્મ અર્થ માને છે તો સૂક્ષ્મ કશું વ્યવસ્થિત જોવા માટે નીકળવા આ તો ગાય કરવા માટે એ સંસ્કૃત દ્વારા ગુજરાતી નથી જે એને ખબર નથી ગુજરાતી એ શું કહેવાતું સંસ્કૃત હાથી વાત તમે હવા ખેતર જે પુરસાદ કરો તો કોણ એટલે પુરસાદ ના કરવાનો એનો તમે રહેતો નથી ઇગોઇઝમ ના કરો ના કરીએ સમજતા ના કરીએ મનમાં એ રહ્યા છે મેં કર્યું કર્યું આ કર્યું આ કર્યું તે કર્યું તો બધું થઈ ગયું શું થયું એ તો થઈ ગયું ના થાય તો હું શું કરું તો પૂછા કહે તો હું શું કરું એ બધું આ થાય ત્યારે પછી મેં કર્યું અને ના થાય ત્યારે હું શું કરું પછી તો બોલે ખરા બોલે ખરા બોલે ખરા